ધ્યાન એ જ પુરુષાર્થ જગત ભ્રાંતિવાળું છે તે ક્રિયાઓને જુએ ધ્યાનને જુએ નહીં ધ્યાન આવતા અવતારનો પુરુષાર્થ છે અને ક્રિયા એ ગયા અવતારનો પુરુષાર્થ છે ધ્યાન એ આવતા અવતારમાં ફળ આપનારું છે ધ્યાન થયું કે એ વખતે પરમાણુ બહારથી ખેંચાય છે અને તે ધ્યાન સ્વરૂપ થઈ મહી સૂક્ષ્મતાએ સંગ્રહ થઈ જાય છે અને કારણ દેહનું સર્જન થાય છે જ્યારે ઋણાનું બંધથી માતાના ગર્ભમાં જાય છે ત્યારે સૂક્ષ્મ દેહ જે છે તે વીર્ય અને રજના સ્થૂળ પરમાણુ એકદમ ખેંચી લે છે તેનાથી કાર્યદેહનું બંધારણ થઈ જાય છે માણસ મરે છે ત્યારે આત્મા સૂક્ષ્મ શરીર તથા કારણ શરીર સાથે જાય છે સૂક્ષ્મ શરીર દરેકને કોમન હોય છે પણ કારણ શરીર દરેકના પોતે સેવેલા કોઝિસના પ્રમાણે જુદા જુદા હોય છે સૂક્ષ્મ શરીર એ ઇલેક્ટ્રિકલ બોડી છે જે ખોરાક વગર રહી શકે જ નહીં માટે મૃત્યુ પછી તરત જ માતાના શરીરમાં તે જ ક્ષણે પ્રવેશ પામીને રહે છે અને ટાઈમિંગ મળે એટલે વીર અને રજના સંયોગથી તે જ ક્ષણે એકદમ સ્થૂળ પરમાણુઓ ખોરાક રૂપે ચૂસી લે છે અને સ્થૂળ દેહ ગઠ્ઠા સ્વરૂપે પ્રાપ્ત કરી લે છે તે પછી જીવ ડેવલપ થતો જાય છે અને પાંચેક માસે સંચાર થવો શરૂ થાય છે એક ક્ષણ માટે પણ અમને અમારા સ્વરૂપ સિવાય એક પણ સંસારી વિચાર આવે નહીં અમારી ઈચ્છા ખરી કે બધા અમારા સુખને પામો ધ્યાન એ જ આવતા ભવનું સાધન છે એ સિવાય બીજું કંઈ જ સાધન નથી આવતા ભવનું વિતરાગોનો મત શો છે ધ્યાન ફેરવો દુર્ધ્યાન થતું હોય તો પુરુષાર્થ એટલો કરો કે દુર્ધ્યાન ના થાય એમાં પુરુષાર્થ શી રીતે કરવો ક્રિયા ના ફરી શકે પણ ધ્યાન ફરે તેવું છે આ કાળના દબાણથી રૌદ્ર ધ્યાન થાય આર્ત ધ્યાન થાય પણ ભગવાને તેની સામે પુરુષાર્થનું સાધન કહ્યું છે એમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનને ખસેડવાના છે જેમ આપણે ખોરાકમાં હિતવાળો ખોરાક ખાઈએ છીએ અને અહિતવાળો ખોરાક ખસેડીએ છીએ તેમ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ખસેડવાના છે અને ધર્મ ધ્યાન કરવાનું છે